દ્વૈતાદ્વૈત કેટલાક કહે છે કે જગતમાં આત્મા અદ્વૈત છે એ ખરું છે એ કહે પણ આ તો અદ્વૈત દ્રષ્ટિ જ ઉત્પન્ન થઈ નથી ને આત્માને અદ્વૈત કહેવું એ ગુનો છે આત્મા વસ્તુ જ ઓર છે અને આ તો ખાલી અદ્વૈત ભાવ ઉત્પન્ન કરે છે પણ જ્યારે કોઈ મારે કે ગજવું કાપે ત્યારે અદ્વૈત ભાવ ક્યાં જતો રહે છે ત્યારે ખબર પડે કે આત્મા પ્રાપ્ત કર્યો છે કે નહીં આત્મા પ્રાપ્ત કરેલાને તો નિર્ભયતા સ્વતંત્રતા ઉત્પન્ન થઈ જાય પણ છતાં અદ્વૈત ભાવ એ રિલેટિવ આત્મા પ્રાપ્ત કર્યો કહેવાય અને એવા તો હિન્દુસ્તાનમાં ઘણા છે આ બધા જાત જાતના પક્ષોમાં પડી ગયા જૈનો પડ્યા દ્વૈતમાં અને આ વેદાંતી લોકો પડ્યા અદ્વૈતમાં કે હું આત્મા છું શુદ્ધ છું તો મંદિરમાં શું કરવા જાય છે પુસ્તક શું કામ પડે છે આ એકાંતિક અદ્વૈતમાં પડ્યા ને પેલા એકાંતિક દ્વૈતમાં પડ્યા હું કરું તો જ થાય ને મેં ક્રોધ કર્યો માટે મારે ભોગવવાનું ને આ તો જાત જાતની ભૂતાવળ વળગી છે એમાંય પછી જાત જાતની દુકાનો કાઢી લોકોએ વિશિષ્ટાદ્વૈત શુદ્ધાદ્વૈત વગેરે વગેરે આ અદ્વૈતવાળા અહીં અમને ભેગા થાય છે એમને મારે શું કહેવું પડે છે કે તું અદ્વૈતવાળો છે તો અહીં શું જાણવા આવ્યો છે તો એ કહે આત્માને જાણવો છે મેં કહ્યું ના અદ્વૈતવાળાને આત્મા જાણવાનો બાકી ના હોય તને આ અદ્વૈતનું સ્ટેશન ક્યાંથી મળ્યું આ તને આવા ગુરુ ક્યાંથી મળી આવ્યા તે આવું શીખ્યું એ મને કે દાદા તમે કેમ દ્વૈતમાં રહો છો મેં કહ્યું દ્વૈતને તું સમજે છે અદ્વૈતને તું સમજે છે વાતને સમજ આત્મા દ્વૈત સ્વરૂપે નથી ને અદ્વૈત સ્વરૂપે પણ નથી એ તો દ્વૈતા દ્વૈત સ્વરૂપે છે આ દ્વૈત થઈ જાય તો તો એને અદ્વૈતનો વિકલ્પ આવ્યા કરે ને અદ્વૈત સ્વરૂપ થઈ જાય તો એને દ્વૈતનો વિકલ્પ થયા કરે કે આ દ્વૈત આવ્યો અને આ દ્વૈત આવ્યો આત્મા તો દ્વૈતા દ્વૈતથી પર છે છતાં વ્યવહારમાં કહેવું હોય તો હું કહું કે આત્મા દ્વૈતા દ્વૈત છે એક પક્ષી નથી રિલેટિવ વ્યૂ પોઈન્ટથી દ્વૈત છે અને રિયલ વ્યૂ પોઈન્ટથી અદ્વૈત છે દાદા વાત કરે તો દ્વૈત ભાવમાં હોય ને સ્વરૂપમાં હોય તો અદ્વૈત ભાવમાં હોય માટે દ્વૈત હોય તો જ અદ્વૈત હોય અને અદ્વૈત હોય તો જ દ્વૈત છે કારણ કે બંને રિલેટિવ છે જ્યાં સુધી આત્મા ના જાણ્યો ત્યાં સુધી આ તો અદ્વૈતની દુકાન એટલી કાઢી તો માર્યા ગયા માટે જાણ કંઈક વિચાર કર દ્વૈતમાં પડીશ તોય દ્વંદ્વ ઊભા થશે ને અદ્વૈતમાં પડીશ તોય દ્વંદ્વ ઊભા થશે ને દ્વૈતાદ્વૈતમાં આવીશ તો દ્વંદ્વ ઊભા નહીં થાય સિદ્ધ ગતિમાં જાય છે ત્યારે વિશેષણ જ નથી હોતું નિર્વિશેષ દ્વૈતા દ્વૈત તો ક્યાં સુધી દેહ છે ત્યાં સુધી જો એકલો અદ્વૈત માને તો તો એકાંતિક થઈ ગયો ને એકાંતિક એટલે મિથ્યાત્વી કહેવાય ને દ્વૈત માને તો એ મિથ્યાત્વી છે આ તો એકાંતિક ના હોવું જોઈએ દ્વૈતાદ્વૈત જોઈએ અનેકાંત હોવું જોઈએ વિતરાગો અનેકાંતિક હતા એકાંતિક એટલે આગ્રહ કરી નાખ્યો મોક્ષ માર્ગ તો નિરાગ્રહીનો છે આ અદ્વૈતવાળાને પછી મેં પૂછ્યું તું પહેણ્યો નથી ત્યારે તેણે કહ્યું પહેણ્યો છું પણ એને બોલાવતો નથી બૈરીને રખડાવી મારી તને કેવો ગુરુ મળ્યો પહેણ્યા પછી અદ્વૈત થયો કંઈથી આવો થયો ખરો અદ્વૈત કોણ સ્ત્રી હોય છોકરા હોય પણ કોઈને કિંચિત માત્ર દુઃખ ના થાય એવું જેનું વર્તન હોય એ ખરા દ્વૈતના લક્ષણ કહેવાય આ તો અદ્વૈત એકની જ ગુફામાં ક્યાં પેસી ગયા આ નમાર મૂળા સ્ટેજમાં બેઠા તો માર્યા જશો આવું સાચું કહેનાર કોઈ તમને નહીં મળે કારણ કે અમને સહેજય ઘાટ નથી ઘાટ વગરનો જ નગ્ન સત્ય કહી શકે બીજા તો ઘાટમાં ને ઘાટમાં બાપજી બાપજી કરશે અદ્વૈત તત્વ એ ત્યાગ કરતા કરતાં અહંકારને અદ્વૈત કરે એટલે અદ્વૈત તત્વ એવું છે કે દ્વૈતમાંથી અદ્વૈતમાં આવે એથી ત્યાં સુધી હું રહે જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી એ બધી માયાવી વાણી છે લોકોને બહુ ગમે આ બધા સ્ટેપિંગ છે જ્યાં સુધી સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી એની જરૂર છે પણ સ્વરૂપનું ભાન તો છેવટે જ્ઞાની પુરુષ ભેગા થાય ને તેમની કૃપા થાય તો જ થાય તેમ છે